આવજો કે મામી નિમિત્તે તમે હા દેવતે આવે બીજો કોણ આવ્યો પ્રણામ રાજા પ્રવીણા મામી શું થઈ ગયું અવાજ ને પૂર્વી આવી હેલો હા હા રાજુ જોઈન થઈ ગઈ હા ચાલ કર સમારી કર ચાલુ કરું સમારી કા સમારી હા ભલે હા આપણે લાસ્ટ ક્લાસમાં જોયું હતું કે જેવી રીતે ભગવાન ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરે છે અવતાર લે છે અને આપણી રક્ષા કરે છે એવી જ રીતે હેલો હા હા સાંભળો છું બોલ બધા જોઈન થઈ ગયા બ્રિજેશભાઈ છે અને જ્યોતિ મામી છે દર્શના મામી છે પ્રવીણા મામી ઓકે સાચું સ્ટાર્ટ કરું છું હિન્દીમાં ચાલશે હા हिंदी में ચાલશે ओके हमने जिस तरह लास्ट क्लास में देखा था कि भगवान अपने भक्तों की रक्षा के लिए अवतार लेते हैं और अ, हम- और उनकी रक्षा करते हैं उसी तरह घर में विराजते हमारे ठाकुर जी हमारी सेवा ग्रहण करके अ, ह- हमारी रक्षा करते हैं महाप्रभु जी आज्ञा करते हैं कि जिस तरह भगवान ने व्रज में गोप गोपियों की रक्षा और उन और गोप गोपियों की रक्षा के लिए अवतार लिया था उसी तरह घर में विराट से हमारे ठाकुर जी हमारी रक्षा करते हैं और हमें कहते हैं कि हमें सब चिंता और भय छोड़ देना चाहिए क्योंकि हम्म। भगवान सर्व समर्थ है सर्व जो सब कुछ कर सकते हैं हम सर्व समर्थ नहीं है हमारी कुछ सीमाएं हैं जो हम कुछ कर सकते हैं कुछ नहीं कर सकते हम्म एक मिनट हाँ, हाँ। हेलो હા हाँ हमारी कुछ सीमाएं हैं हम कुछ कर सकते हैं कुछ नहीं कर सकते परंतु भगवान सब कुछ कर सकते हैं इसीलिए उन्हें सर्वसमर्थ कहा जाता है હમ महाप्रभु से आज्ञा करते हैं कि जब हमारे भगवान श्री कृष्ण हमारी च- रक्षा के लिए है और ह- तभी हमें कुछ चिंता नहीं करनी चाहिए और हमें भयमुक्त हो जाना चाहिए હમ આ બધું આપણે લાસ્ટ ક્લાસમાં જોયું હતું બરોબર અને એક અજામિલ વાળી સ્ટોરી જોઈ હતી હેલો હા હા હવે લાસ્ટ ક્લાસના સબ્જેક્ટમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે ના સમજાયું હોય એવું કંઈ પણ ના બ્રિજેશભાઈ આ એક લાસ્ટ જે તમે ચરાચર જગત વિશે એ જ ખાલી અચ્છા એ ચરાચર જગત નો આ સબ્જેક્ટ આજે છે એની અંદર હમણાં આ સબ્જેક્ટ નવું રીડ કરશો ને એમાં ક્લિયર થઈ જશે એ પૂર્વ ભૂમિકા હતી આજના સબ્જેક્ટ માટે મીટર ઓકે હા તો ખરો દર્શન હવે રીડ કરો ચાલો હા કરું હા જીવ જગત શ્વાસ લેવાની ક્રિયા જેમાં ન થતી હોય તેને જડ કહેવામાં આવે છે જ્યારે શ્વાસ લેવાની પ્રક્રિયા વાળા પશુ પક્ષી મનુષ્યને ને જીવ કહેવામાં આવે છે જલ તેજ વાયુ અને આકાશ એ જળ છે જળ જીવોને જોતા તેમાં ન તો ક્યાંય ભગવાન દેખાય છે તે બધું પરમાત્માની સાથે જોડાયેલું હોય તેવું જણાય છે બધું એકબીજાથી સ્વતંત્ર જ લાગે છે પણ હકીકતમાં શાસ્ત્રોના હિસાબે વિચારતા તો આ જગતમાં કોઈ વસ્તુ એવી કે જે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણથી જોડાયેલી ન હોય કારણ કે જ્યારે જળ જીવ બધું જ એક તત્વ ભગવાન શ્રી કૃષ્ણ બન્યા છે જેમ કે ગીતાના વચનથી આપણે સમજ્યા તો પછી જળ અને જીવ ભગવાન થી અલગ કેવી રીતે હોઈ શકે શું માટી અને ઘડા ઘડાને કે વૃક્ષ અને પાંદડાને આપણે અલગ અલગ કરી શકશું આ વાતને વધુ સરખી રીતે વિચારીએ સમજાવો એટલું આ મને લાગે છે આપણે ઓલું જે આત્મા એ સચ્ચિદાનંદ બ્રહ્મ નો સિદ્ધાંત છે એ ટોપિકનું જ છે મને લાગે છે ને બરાબર એટલે આપણે આપણે એમ કહીએ છીએ આપણે આ વસ્તુને જોઈ લીધી આત્મધર્મ એટલે આપણે આત્મા માટે દેહ ધર્મનું નું જોયું ને એમાં ભગવાનના ને આપણે આત્મા કહીએ આત્મા સચ્ચિદાનંદ પરમ પરબ્રહ્મ નો સિદ્ધાંત છે અહિયાં કે છે કે શ્વાસ જે જેવી શ્વાસ લેવાની ક્રિયા જેમાં ન થતી હોય એટલે કે આપણે જળ જળ એટલે નોન લિવિંગ થિંગ હા અને ત્યારે શ્વાસ લેવાની પ્રક્રિયા વાળા એટલે કે લિવિંગ થિંગ્સ ને આપણે જીવ કહીએ છીએ ને નોન લિવિંગ થિંગ્સ ને આપણે જળ કહીએ છીએ અને લિવિંગ એને આપણે ચૈતન્ય ચિત્ત કે જેમાં ચૈતન્ય છે જેમાં હું છું એનો અહેસાસ છે એને એને આપણે શિવ કહીએ છીએ પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ એ બધા જળ છે અને જળ જીવોને જોતા આપણને એમ લાગે કે શું આમાં ભગવાન હશે એમ એમાં આપણને એમ લાગે કે આ તો કઈ પરમાત્મા સાથે જોડાયેલું જ નથી પણ આપણે જોયું એ પ્રમાણે કે એ બધા સ્વતંત્ર લાગે છે આપણને પણ આઈધર લિવિંગ થિંગ્સ હોય કે નોન લિવિંગ થિંગ્સ હોય ભગવાન એ બધી જ વસ્તુ બન્યા છે જેવી રીતે આપણે આમાં આપણે સમજ્યા બ્રહ્મવાદમાં જે સમજ્યા પ્રમાણે ભગવાન લિવિંગ થિંગ્સ બન્યા છે અને નોન લિવિંગ થિંગ પરબ્રહ્મ પરમાત્મા જે આપણા કૃષ્ણ સાથે જ બધી વસ્તુ જોડાયેલી છે either it may be living things હોય કે નોન લિવિંગ થિંગ્સ હોય બરોબર એટલે બધું ભગવાન જ બન્યા છે અને જળ અને જીવ ભગવાન થી અલગ અલગ કેવી રીતે હોઈ શકે એટલે અલગ ના હોઈ શકે એમાં આવી શકે છે કે સમજો કે કોઈ ઘડું છે એટલે ઘડું એટલે કે કોઈ બી પ્રકારનું માટીનું ઘડું હોય તો માટીને પકાવીને જ બનાવેલું જે આપણે વૃક્ષ પાંદડા અલગ ના કરી શકીએ ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ બનીને લિવિંગ થિંગ્સ અને જળ અને ચૈતન્યમાં બંનેમાં ભગવાન પરબ્રહ્મ સમાયેલા છે જે તમે હોય તમે પૂછો ને કે લાસ્ટ સબ્જેક્ટ ની અંદર જે લાસ્ટ લઈને ચર અને અચર એ આપણે આ જગતને એમ કહે છે કે ચરાચર જગત મતલબ કે જગતનું કોન્સ્ટિટ્યુશન મતલબ જગત જો એક જાતનો એક સમૂહ છે કે કોઈ કલેક્ટિવ ફોર્મ ને જગત કહીએ છીએ આપણે કે એ કલેક્ટિવ ફોર્મ ની અંદર એના કોઈક ઇન્ગ્રેડિયન્ટ છે ને એ ઇન્ગ્રેડિયન્ટ છે એક જળ અને એક જીવ કે જળ અને જીવ કલેક્ટિવલી જગતને ફોર્મ કરે છે જળને આપણે ત્યાં કહેવાય છે કે ચર ઇટ મીન્સ કે નોન લિવિંગ થિંગ અને જે જીવ છે એને કહેવાય છે અચર એટલે કે જે લિવિંગ થિંગ તો એ બંને મળીને કલેક્ટિવલી આ જગતને ફોર્મ કરે છે એટલે કે ઇન શોર્ટ આપણે જગતની જેટલી પણ આપણને કહી શકે કે અનગિનત વસ્તુઓ આ વર્લ્ડની અંદર પ્રેઝન્ટ છે આપણે ગણી ના શકીએ એટલી બધી વસ્તુઓ એક્ઝિસ્ટન્સ રાખે છે તો એને જો બે કેટેગરીમાં આપણે ડિવાઈડ કરીએ તો બે કેટેગરી હશે એક લિવિંગ અને એક નોન લિવિંગ કેમ કે ઝાડ મનુષ્ય પ્રાણી પક્ષી માઇક્રો ઓર્ગેનિઝમ્સ ત્યાંથી લઈને જલચર કે જેટલા પણ પ્રાણીઓ છે બધા શેમાં આવી જશે લિવિંગ ઓર્ગેનિઝમમાં એટલે અચરની કેટેગરીની અંદર અને જેટલા પણ નોન લિવિંગ થિંગ્સ મતલબ કે ટેબલ ખુરશી આ તે જેટલી પણ નોન લિવિંગ વસ્તુઓ બધી જડ વસ્તુઓ બધાને કેટેગરાઇઝ કરશું તો આવી જશે ચરના અંતર્ગત તો આખા વર્લ્ડ ની જેટલી પણ વસ્તુઓ છે જે ઇન્ફાઇનાઇટ વસ્તુઓ છે બધાને જે આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ તો બે પાર્ટ થશે એક લિવિંગ અને એક નોન લિવિંગ લિવિંગ અને નોન લિવિંગ બંને મળીને કલેક્ટિવલી આ જગતને ફોર્મ કરે છે એટલે મૂળ જેને આપણે જગત કહીએ છીએ યુનિવર્સ કહીએ છીએ કે વર્લ્ડ કહીએ છીએ એના મૂળ ઇન શોર્ટ બે ઇન્ગ્રેડિયન્ટ અથવા કે એના બે પાર્ટ છે એક લિવિંગ છે અને એક નોન લિવિંગ છે એક બ્રોડ કેટેગરી લિવિંગ અને નોન લિવિંગની છે એની નીચે માઇન્યુટ કેટેગરીઝ ઘણી બધી છે આપણને ખબર છે કે કોઈ જંગલમાં રહેતા પ્રાણીઓ છે કે કોઈ ઘરની અંદર મનુષ્યો છે કે કોઈ પાણીની અંદર રહેવાવાળા છે કે કોઈ બરફીય પ્રદેશ મતલબ એન્ટાર્ટિકા વગેરે સાઉથ પોલ છે એવા છે એવા અસંખ્ય જીવજંતુઓ વર્લ્ડની અંદર એક્ઝિસ્ટ કરે છે પણ એની મૂળ બે બ્રોડ કેટેગરી જો આપણે આપીએ તો એક થશે એક લિવિંગ અને બીજું થશે નોન લિવિંગ તો એ જે છે ને એ જળ અને જીવ એ બંને મળીને કલેક્ટિવલી જગતને ફોર્મ કરે છે કે જળ પ્લસ જીવ ઇક્વલ્સ ટુ જગત કે જગત શું છે તો જળ અને જીવ છે બીજું એની સિવાય જગતમાં બીજું કોઈ મટીરિયલ નથી એક જળ છે અને એક જીવ છે જેને આપણે ત્યાં ચર અને અચર કહેવાય તો લાસ્ટ ટાઈમ જે લાઈન તમે વાંચી કે આ ચરાચર જગતમાં રહીને જે આપણે ભગવાનની સેવા કરવાની છે એના સ્વરૂપને આજે આપણે સમજવાનું છે કે જે યુનિવર્સમાં રહીને આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ કે જે યુનિવર્સમાં કે જે પ્લેસમાં જે વેન્યુમાં રહીને આપણે ઠાકોરજીનું ભજન કરવાનું છે એ પ્લેસ કયો છે પ્લેસ શું છે પ્લેસ કેવો છે એનું જે સ્વરૂપ છે કે એનું ફોર્મ કે શું છે એને સમજવાનું આ ટોપિકની અંદર છે કે જે જગતની અંદર રહીને આપણે ઠાકોરજીની સેવા કરવાની છે ઠાકોરજીનું ભજન કરવાનું છે એ જગત શું ચીજ છે બેઝિકલી એ બેઝિકલી જગત શું છે એને આપણે આ ટોપિકમાં સમજવાનું છે હવે સમજાયું બ્રિજેશભાઈ હા સમજાયું શું સમજાયું આ ચરાચર જગત એટલે જે જીવ અને જગત ની વ્યાખ્યા સમજાવી કે જીવી જગત છે એમાં જળ અને જીવ જળ વસ્તુ અને જીવ વસ્તુ બંને ભેગું થઈને જગત બન જગત છે બ્રોડ કેટેગરી આખા જગત ની બધી વસ્તુઓને જો ડિવાઈડ કરવા જઈએ તો બે બ્રોડ કેટેગરીમાં બધી વસ્તુઓ ગણાઈ જાય એક લિવિંગ અને એક નોન લિવિંગ એક નોન લિવિંગ કેમ ત્રીજી કોઈ વસ્તુ બચતી જ નથી યા તો એ લિવિંગ છે યા તો એ નોન લિવિંગ છે પણ એમ હું બીજું એમ એમ ચરાચર જગતમાં કૃષ્ણની સ્વરૂપ કરવામાં આવે છે એટલે એ સમજણ ના પડે શબ્દ જે રચના છે ને એમાં થોડુંક મને હા મતલબ એની અંદર જે એ વાતને બતાવી છે કે એઝ એન આપણે વાતને સમજ્યા પહેલા લાસ્ટ ટાઈમ કે આખું જગત જે નેક્સ્ટ પેરેગ્રાફ ની અંદર ટોપિક આવે છે એકચ્યુઅલી કે આખું જગત કોણ બન્યું છે તો ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પોતાનામાંથી પોતાના અનગિનત સ્વરૂપને પેદા કર્યા છે જે જળ અને જીવના રૂપમાં આપણને દેખાય છે પણ જે રીતે બ્રહ્મવાદનો ટોપિકમાં જયારે આપણે ડિસ્કસ કર્યું હતું ત્યાં ઘરે તેની અંદર મેં વાતને સમજાવી હતી કે ઠાકુરજી આખી દુનિયા સાથે ઇન્વોલ્વ પણ છે ઇન્ટરનલી કે આખી દુનિયાની બધી વસ્તુના રૂપમાં પોતે બન્યા પણ છે એ રૂપમાં ઠાકોરજી બધી બધી વસ્તુમાં ઇન્વોલ્વ છે અને કોઈક ભગવાનનું એક એ જાતનું પણ રૂપ છે કે જે આ બધા ખેલને દૂરથી as a viewer as a audience તરીકે આ બધી વસ્તુઓને જુએ છે એટલે કે આપણે એમ વિચારીએ કે ભગવાન આ બધામાં ઇન્વોલ્વ થઈ ગયા ને એના સિવાય ભગવાન કોઈ એન્ટિટી છે નહીં ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી નથી તો એવું નથી ઠાકોરજી બધામાં ઇન્વોલ્વ તો થયા જ છે એની સાથે સાથે એક એઝ અ પર્ટિક્યુલર એન્ટિટી મતલબ એક ડિફરન્ટ એન્ટિટી તરીકે આખા જગતના ખેલને જુએ પણ છે મતલબ ઇન્વોલ્વ થઈ ગયા ઇટ મીન્સ એવું નથી કે એમની પર્સનલ જે એમનું ઇન્વોલ્વમેન્ટ જગત સાથે છે જે એની એક એક વસ્તુની અંદર ઘૂસી ગયા છે ઇન્વોલ્વમેન્ટના કારણે ઠાકોરજીનું એક ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ બચી નથી ગયું એવું નથી આખામાં ઇન્વોલ્વ થઈ ગયા છે તો પણ આખી દુનિયાથી અલગ પણ છે કોઈક એક અલગ ફોર્મથી બસ બરોબર આ મતલબ જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે એ વાત ને સમજી લો કે કોઈ પણ હ્યુમન બિંગ હોય એના ઘણા બધા ફેસ હોય જસ્ટ ફોર એક્ઝામ્પલ તમારા કે તમે ઓફિસમાં જાઓ તો બોસ છો ઘરમાં આવો તો કોઈના હસબન્ડ કોઈના ફાધર કોઈના સન કે ફ્રેન્ડને મળવા જાઓ તો એઝ અ ફ્રેન્ડ કે કોઈ એ જાતના ફંક્શનને અટેન્ડ કરવા જાઓ તો એઝ અ ગેસ્ટ તો ઘણા બધા ફેસ એક માણસના હોય તો તમે બોસ છો એનો મતલબ એવો નથી કે તમે એક હસબન્ડ નથી એક હસબન્ડ છો એનો મતલબ એવો નથી કે હવે તમે ફાધર નથી કે તમે ફાધર છો એનો મતલબ એવો નથી કે તમે કોઈના દીકરા નથી કે કોઈના ભાઈ નથી તો આ બધા ફેસ પોતપોતાની એક પર્સનલ આઈડેન્ટિટી માણસ ઘણા બધા રિલેશન્સ સાથે ઊભી રાખે છે કે હું ફાધર પણ છું દીકરો પણ છું હસબન્ડ પણ છું બોસ પણ છું ભાઈ પણ છું ફ્રેન્ડ પણ છું તો ઘણા બધા એક અલગ અલગ એક જ માણસ છે બ્રિજેશભાઈ એક જ હ્યુમન બિંગ પણ એના ઘણા બધા ફેસ છે અલગ અલગ રિલેશન પ્રમાણે સેમ વે ઠાકોરજીનું પણ દુનિયાની બધી વસ્તુઓ સાથે એક અલગ જાતનું રિલેશન છે કે જે ઠાકોરજીનું એક અલગ જાતનું ફેસ છે અને ઠાકોરજી એક અલગ એન્ટિટી તરીકે પ્રાઇવેટ એક્ઝિસ્ટન્સ ઠાકોરજીનો એ જ આપનો છે કે જેમાં બધાથી ઇન્વોલ્વમેન્ટથી દૂર રહીને ઠાકોરજી આ બધી દુનિયાને as a viewer as a audience જોઈ રહ્યા છે એટલે આને જો સમજવું હોય તો ઠાકોરજીનો બે અલગ અલગ ફેસ સમજી લો એક હ્યુમન બિંગ જેવી રીતે એક હ્યુમન બિંગનું બોઝ હોવું અને હસબન્ડ હોવું બે ફેસ છે સેમ વે ઠાકોરજીનું પણ એક જગત સાથે ઇન્વોલ્વ હોવું એક ફેસ છે અને બીજું આ બધી ચીજોથી ઉપર હોવું કે પર હોવું એ બીજો ફેઝ છે જગતમુખ શું ના બસ કઈ નહીં આ એટલે એ સમજો જરાક આવા આવા જગતમાં કૃષ્ણ ભક્તિ કરવાની છે અને સ્વરૂપ જે સ્વરૂપ છે એ સ્વરૂપને ધ્યાનમાં રાખીને આપણે કૃષ્ણની ભક્તિ કરવાની છે એવું થયું એટલે બંને સ્વરૂપને સમજવાના છે એક તો એ કે જે આપણા બધાની અંદર છે કે આપણે બધા જેમાંથી પેદા થયા કે જે આપણા રૂપમાં બન્યું છે એવું કહો તો ચાલે કે ઠાકોરજી જે આપણા બધાના રૂપોમાં પેદા થયા છે કે એ બધા રૂપોને એમણે પોતાના ફોર્મ તરીકે એક્સેપ્ટ કરી લીધા છે તો એક એ ઠાકોરજીનું રૂપ છે કે જે આખી દુનિયા જળ જગત સાથે ઇન્વોલ્વડ છે ને બીજું એ રૂપ છે કે જે આખી દુનિયાથી પર છે એક ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ તરીકે એટલે જો તમને એકદમ ક્લિયર કટ તો તમને કહું તો જે ભગવાનનું રૂપ આ બધી ચીજો સાથે ઇન્વોલ્વડ છે અંદર ઘૂસેલું છે આ બધી એક એક વસ્તુ એક એક જળ એક એક જીવ સાથે જે જોડાયેલું છે એ રૂપને આપણે ત્યાં બ્રહ્મ કહેવાય છે કે જે તમે માનો તો જે બધાની અંદર ઇન્વોલ્વડ છે એ બ્રહ્મ છે અને કૃષ્ણ એને કહેવાય છે કે આખી દુનિયાથી ઉપર ઉઠીને જે આખી દુનિયાને એઝ ઓડિયન્સ જોવે છે બંને પર્સન એક જ છે બસ બે અલગ અલગ એના ફેસેટ છે એક બ્રહ્મ ફેસેટ કે જે ફેસેટ તરીકે ભગવાન બધામાં ઇન્વોલ્વ થઈ જાય છે ને કૃષ્ણ ફેસેટ કે બધાથી ઇન્વોલ્વ હોવા છતાં પોતાનું એક ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ રાખીને ઇન્ડિપેન્ડન્ટ પર્સનાલિટી તરીકે આખા જગતને એઝ અ ઓડિયન્સ જુએ પણ એ કૃષ્ણ છે એટલે કે બ્રિજેશભાઈના જ એક સ્વરૂપને હું બોસ કહું જ્યારે તમે ઓફિસમાં હો ને એ જ બ્રિજેશભાઈ જ્યારે ઘરમાં આવી જાય તો કોઈના હસબન્ડ અને કોઈના ફાધર બની જાય સ્વરૂપ બદલાય સ્વરૂપ બદલાતા રહે છે બાકી ઈશ્વર એક જ છે પર્સન એક છે બસ એની વર્કિંગ સ્ટાઇલ અને પ્લેસ બદલી જાય કે પ્લેસ પ્રમાણે એનું સ્વરૂપ અલગ છે કે જો ઓફિસમાં છે તો બોસ છે કોઈના ફાધર કોઈના હસબન્ડ નથી ને જો ઘરમાં હોય તો એ બોસ નથી એ ફાધર છે કે કોઈના હસબન્ડ છે સમજાય હા તો એવી રીતે જયારે જગતમાં બધી બધી વસ્તુઓ સાથે ઇન્વોલ્વ થતા હોય ભગવાન એ સ્વરૂપને જો તમે એ ફેસેટને તમે કન્સિડર કરો છો તો એ ફેસેટને બ્રહ્મ નામ અપાય છે અને જો ઇન્વોલ્વ નથી પણ બધાથી અલગ ઉપર છે માલિક છે કે એક ઓડિયન્સ તરીકે આખી દુનિયાને જે ચલાવી રહ્યા છે એ ફેસેટને જો તમે કન્સિડર કરતા હો તો એ કૃષ્ણ છે શું સમજાયું ઉર્વીને સમજાયું હા રાજા શું કયું કહું પહેલેથી કહું કે હમણાંનું કહું તેજસભાઈનો જે ક્વેશ્ચન હતો ને એ અને એનો આન્સર એટલે જેવી રીતે હ્યુમનના બહુ બધા ફેસીસ હોય જેમ કે એક્ઝામ્પલ આપું તો કોઈકના પપ્પા હોય કોઈકના સન હોય કોઈકના ફ્રેન્ડ હોય કે કોઈકના ગેસ્ટ હોય એવી જ રીતે કૃષ્ણના બી બહુ બધા ફેસીસ છે એમાં આપણે કેટેગરાઇઝ કરીએ તો બે ફેઝ છે એક જે છે એ જળ જગત સાથે ઇન્વોલ્વ છે અને એક છે જે એમનું પોતાનું ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે જે જળ જગત સાથે જોડાયેલું છે એને આપણે ભ્રમ કહીએ અને જે પોતાનું પ્રશ્નનું એક બીજું જે સેકન્ડ વાળું છે એ પોતાનું અલગ જ એક એક્ઝિસ્ટન્સ છે અને ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે જેને આપણે કૃષ્ણ કહીએ એટલે કે કૃષ્ણ સ્વરૂપે જ આપણું છે કે જે બધા ઠાકોરજી એમ કે હું બધાનો માલિક છું ને આખી દુનિયાને ચલાવી રહ્યો છું ને એઝ અ બ્રહ્મ એ જ કૃષ્ણ બધી વસ્તુઓની અંદર પોતે ઇન્વોલ્વ પણ થઈ જાય તો એ પર્સન એક છે બસ એના બે આ ફેસેટ છે શશાંકભાઈ આવ્યા કે ના આવ્યા ના નથી આવ્યા હજી ઠીક ભલે હમ તો જો આ ક્વેશ્ચન હવે જો આમાં કંઈ વધારે ના સમજાતો ને બે દિવસે પૂછજો તમે વાંધો નથી હું ફરી એક્સપ્લેન કરીને ટ્રાય કરી ના સમજા પડી ગઈ હશે હા સર ને જો નેક્સ્ટ પેરેગ્રાફની અંદર એ વાત આવી કે જો આપણે દુનિયાની કોઈ ઘણી બધી વસ્તુઓને જોઈએ છીએ આપણે પોતે કે આસપાસ ઘણી બધી વસ્તુઓ ટેબલ ખુરશી બોક્સ કમ્પ્યુટર છે કે લેપટોપ ટીવી રિમોટ કે દુનિયાની અનગિનત વસ્તુઓ પ્રાણીઓ મતલબ સિંહ હોય કે વાઘ હોય ગાય હોય કૂતરો હોય કે પક્ષીઓની અંદર આટલી બધી દુનિયામાં કેટલી બધી વેરાયટી છે લિવિંગ થિંગ્સની પણ આટલી બધી વેરાયટી છે નોન લિવિંગ થિંગ્સની પણ અનગિનત વેરાયટીઝ આ દુનિયાની અંદર છે તો એ બધી વેરાયટીઝની અંદર આપણે કોઈ પણ વસ્તુને જોઈએ તો આપણને એવું એક્સપિરિયન્સ નથી થતું કે આ ભગવાનનો રૂપ સ્વરૂપ છે કે ભગવાન આ વસ્તુ સાથે ઇન્વોલ્વડ છે ત્યાં સુધી કે આપણે પોતાને જોઈએ તો આપણને થોડી એવું લાગે છે કે ભગવાન આપણા રૂપમાં પેદા થયા છે કે આપણી આત્માના રૂપમાં ભગવાન પોતે બન્યા છે કે આખી દુનિયાની બધી વસ્તુઓ ભગવાનમાંથી પેદા થઈ છે તો દુનિયાની બધી વસ્તુઓ અને ભગવાનની વચમાં આપણને કોઈ પ્રેક્ટિકલ કનેક્શન દેખાતું નથી કે આ ટેબલ ભગવાનનું રૂપ છે કે ટીવી પણ ભગવાનનું રૂપ છે કે આ ટાઈગર પણ ભગવાનનું રૂપ છે કે પીકોક પણ ભગવાનનું રૂપ છે તમે પોતે આપણે પોતે ભગવાનનું રૂપ છીએ એ જાતની કોઈ પણ પ્રેક્ટિકલ ફિલિંગ કે પ્રેક્ટિકલ કનેક્શન આપણને ભગવાન સાથે એવું દેખાતું નથી કે આ વસ્તુના રૂપમાં ભગવાન પોતે બન્યા છે આપણને એવું થાય કે આ તો બધું ઇન્ડિપેન્ડન્ટ છે ટેબલ ટેબલ છે ખુરશી ખુરશી છે મૈત્રી મૈત્રી છે બ્રિજેશભાઈ બ્રિજેશભાઈ છે ઉર્વી ઉર્વી છે શ્રુતિ શ્રુતિ છે કે ટીવી ટીવી છે કે પીકોક પીકોક છે ટાઈગર ટાઈગર છે બધાનો પોતપોતાનો ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ આપણને દેખાય છે એમનું ભગવાન સાથેનું કનેક્શન આપણને કોઈ રીતે નથી દેખાતું આપણે કોઈ પણ વસ્તુને પૂછીએ કે આ વસ્તુ શું છે તો આપણે એમ જવાબ આપીએ કે ચાલો આ ગાય છે કે આ ટેબલ છે કે આ ટીવી છે કે આ રિમોટ છે કે આ ફ્લાવર વાસ છે તો બધી બધી વસ્તુઓનું ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ આપણને દેખાય છે પણ એવું નથી દેખાતું કે આ ભગવાન સાથે કનેક્ટેડ છે કોઈ પણ ફોર્મમાં આપણને એ જાતની એવી ફિલિંગ નથી થતી પ્રેક્ટિકલ ફિલિંગ પણ આપણને એવી નથી થતી કે ઓ આ ભગવાનનું રૂપ છે એવી જાતની ફિલિંગ કોઈ પણ વસ્તુ દુનિયાની જે છે એની સાથે આપણને નથી થતી પણ શાસ્ત્ર જે કહે છે કેમ કે કેટલીક વસ્તુ એ જાતની હોય છે કે આપણી આંખોથી આપણને નથી દેખાતું ફોર એક્ઝામ્પલ જ્યાં સુધી આ એટલા બધા સારા મિરર નતા આવ્યા કે જેના કારણે આપણે એટલા નાના નાના માઇક્રો ઓર્ગેનિઝમ્સ ને જોઈ શકીએ કે જે રીતે સાયન્સ એ વાતને કહે છે કે આપણી બોડી ઉપર એક મતલબ લાખો ઓર્ગેનિઝમ્સ આપણી બોડીની અંદર છે કે આપણી બોડી મતલબ હાથ પગ મોઢું બધી જગ્યાએ કરોડો માઇક્રો ઓર્ગેનિઝમ્સ રહે છે પણ આપણને આપણી આ આંખે એ વસ્તુ દેખાતી નથી કે આની ઉપર માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે કોઈક સાઈઝ ની વસ્તુ કે જેવી રીતે કીડી હોય કે એટલી માઇન્યુટ વસ્તુ પણ કોઈક સાઈઝ આપણે જોઈ શકીએ છીએ અને એનાથી નીચી સાઈઝ હોય તો આપણને નથી દેખાતી સેમ વે ફોર સાઉન્ડ કે કોઈ ડેસિબલ સુધીના સાઉન્ડ આપણને સંભળાય છે એનાથી નીચે ડેસિબલના જો સાઉન્ડ હોય જે રીતે સાયન્સ એવું કે છે કે જે બેટ હોય ચામાચીડિયા કે ચમગાદડ બેટ જે છે એ જે અવાજ નીકાળે છે આપણને સંભળાતો નથી કેમ કે એના ડેસિબલ એટલા લો છે કે આપણા કાન સુધી એ પહોંચતા નથી કે આપણું કાન એટલું બધું સક્ષમ નથી કે એટલા નાના ઝીણા અવાજને આપણે સાંભળી શકીએ તો આ બધી આપણા ઉપર લિમિટેશન છે કે કેટલીક વસ્તુ આપણને દેખાય છે કેટલીક વસ્તુ નથી દેખાતી એટલે એ વાત આપણને કનેક્શન નથી દેખાતું કે આ જગત ભગવાન સાથે કનેક્ટેડ છે કે ભગવાન આ દુનિયાની બધી વસ્તુઓની અંદર ઇન્વોલ્વ છે એ જાતનું પ્રેક્ટિકલ કનેક્શન આપણને ભગવાન સાથેનું નથી દેખાતું પણ શાસ્ત્ર એ વાતને બતાડે છે કે દુનિયાની બધી બધી વસ્તુ જે છે એ આ જગતની સાથે સાથે જ જોડાયેલી છે કે ભગવાન જે છે આ જગતની નાનીમાં નાની વસ્તુ અને મોટામાં મોટી વસ્તુ બધાની સાથે જોડાયેલા છે એટલે એ વાતને અહીંયા બતાડી બતાડી છે મૂલ કે જગતની જેટલી પણ વસ્તુઓ છે એમાં આપણને એ જાતની ફિલિંગ નથી આવતી કે આનું કનેક્શન ભગવાનની સાથે છે પણ શાસ્ત્ર આપણને એ વાતને બતાડે છે કે તમારી આંખો એ વાતને જોઈ નથી શકતી કેમ તમારી આંખોનું કોઈક લિમિટેશન છે પણ ભગવાનનું કનેક્શન આ જગતની સાથે છે જ જે આપણે ભલે નથી જોતા પણ એ ફેક્ટ છે જે શાસ્ત્ર આપણને બતાડે છે કે આખી દુનિયામાં જળ અને જીવ કોઈ પણ પદાર્થ હોય બધાની સાથે ભગવાન જોડાયેલા છે એ આપણે આપણી આંખોથી પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ નથી કરી શકતા કે એ જાતની અનુભૂતિ આપણને નથી થતી પણ શાસ્ત્ર આપણને એ વાતને કહે છે કે ફેક્ટ એ છે તમને દેખાતું હોય કે ન દેખાતું હોય પણ જગતની જડ અને જીવ ચર અને અચર જેટલી પણ વસ્તુઓ છે બધાની સાથે ભગવાન કોઈ ના કોઈ ફોર્મમાં જોડાયેલા જ છે જે વાતને શાસ્ત્ર આપણને બતાડે છે આપણને ભલે એ ન દેખાતું હોય એટલે શાસ્ત્ર મૂળ એ વાતને સમજાવે છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ હોય બધામાં ભગવાન ઇન્વોલ્વ તો સેજ in one or the other form કે એક ફોર્મમાં અથવા બીજા ફોર્મમાં કોઈ પણ રીતે પણ ભગવાન આ દરેકે દરેક વસ્તુની અંદર ઇન્વોલ્વ તો છે જ એ શાસ્ત્ર આપણને વાત બતાડે છે આપણને ભલે એ એક્સપિરિયન્સ ન થતું હોય કે આ બધી વસ્તુમાં ભગવાન કઈ રીતે છે ક્યાં છે આપણને તો ટેબલ ટેબલ દેખાય છે ટેબલ ભગવાન નથી દેખાતું આ જાતની ફિલિંગ આપણી જ છે આપણે એ જાતનો એક્સપિરિયન્સ છે આપણી આંખો એટલું જ જોવે છે પણ એની અંદર કેટલીક વસ્તુઓ એ જાતની છે કે જે આપણી આંખો નથી જોતી તો એને આપણને શાસ્ત્ર બતાડે છે કે તમને દેખાય કે ન દેખાય તમને એક્સપિરિયન્સ થાય કે ન થાય પણ આ દુનિયાની નાનામાં નાની વસ્તુ અને મોટામાં મોટી વસ્તુ બધાની અંદર ભગવાન એક ફોર્મથી પ્રેઝન્ટ છે ને છે જ તો એ આપણી દ્રષ્ટિ નથી પણ શાસ્ત્ર આપણને આ વાતને બતાડે છે કે પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણ છે જેનાથી આખી દુનિયા પેદા થઈ છે જેના માટે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે જે માટી અને ઘડો માટીમાંથી ઘડો બને છે કે માટીને કુંભાર જે છે પાણીમાં મિક્સ કરે ને પછી ચાકડાની અંદર એને શેપ આપે ને એને તપાવે ભઠ્ઠી ઉપર અને એને સુકાવે તો એક હાર્ડ ફોર્મ માટલા રૂપે ધારણ કરી લે છે તો તમે એમ કહો કે માટલાને અને માટીને અલગ કરો તો એ પોસિબલ નથી આપણને માટલું માટલું દેખાય છે માટી નથી દેખાતી પણ શાસ્ત્ર સેમ વે કે આપણને ટેબલ ટેબલ દેખાય છે પણ શાસ્ત્ર એમ કહે છે કે જેવી રીતે માટીમાંથી ઘડો બને છે સેમ વે ભગવાન જ પોતે ટેબલના રૂપમાં ટીવીના રૂપમાં કે દુનિયાની ઇન્ફાઇનાઇટ લિવિંગ અને નોન લિવિંગ થિંગ બધાના રૂપમાં ભગવાન પોતે બન્યા છે તો એ વાતને મૂળ અહીંયા સમજાવવામાં આવી છે કે આ જગત જેની અંદર આપણે રહીએ છીએ જેમાં બે મૂળ કેટેગરીઝ છે એક લિવિંગ અને નોન લિવિંગ બંનેના ફોર્મમાં ભગવાન પોતે બન્યા છે આપણને એટલે કે જસ્ટ ફોર એક્ઝામ્પલ હું પોતે પણ ભગવાન સાથે કોઈ ના કોઈ રૂપમાં કનેક્ટેડ છું પણ મને પોતાની ફિલિંગ શું થાય છે કે હું મૈત્રી ગોસ્વામી છું હું થોડી ભગવાન છું ભગવાન મારી સાથે ક્યાં છે ભગવાન મારી અંદર ક્યાં છે હું તો મૈત્રી છું તો આ જાતની ફિલિંગ આપણી છે પણ શાસ્ત્ર એ વાતને કન્ક્લુડ કરે છે કે તમને દેખાય કે ના દેખાય પણ દુનિયાની લિવિંગ અને નોન લિવિંગ થિંગ બધાની અંદર ભગવાન કોઈક ફોર્મમાં પ્રેઝન્ટ છે એ ફેક્ટ છે એમાં આપણું એક્સપિરિયન્સ શું છે શાસ્ત્ર નથી પૂછતું તમને દેખાય કે ન દેખાય મૂળ ફેક્ટ એ છે કે ભગવાન આ બધી વસ્તુઓ સાથે ઇન્વોલ્વ છે જેવી રીતે માટી અને ઘડાને તમે અલગ ન કરી શકો સેમ વે ભગવાનને પણ આપણાથી અલગ ન કરી શકીએ ને જો તમે એમ કહેતા હો કે ભગવાનને આપણાથી અલગ કરીએ તો આપણું એક્ઝિસ્ટન્સ પણ બચી નહીં જાય જે વાતને વેસ્ટર્ન ફિલોસોફર એ વાતને કહે છે કે જે એ એવી રીતે કહે કે everything in this world is doubtful કે દુનિયામાં જેટલી પણ વસ્તુ છે બધી ડાઉટફુલ છે કે એક્ઝિસ્ટ કરે છે કે નથી કરતી આપણને કંઈ ખબર નથી પણ છેલ્લે એ કન્ક્લુડ એમ કહે છે કે ડાઉટર કે ડાઉટેડ કે જે પોતે ડાઉટ કરી રહ્યો છે કેમ કે હું શંકા કરું કે ટેબલ છે કે નહીં એ ક્યાંક મારું સપનું તો નથી એક્ઝિસ્ટ કરે છે કે નથી કરતું પણ જ્યારે હું પોતે ડાઉટ કરું છું it means I am present કે ડાઉટર કેન નેવર બી ડાઉટેડ કે જે ડાઉટર છે એને ક્યારે ડાઉટ ના કરી શકે તો એ વાત અહીંયા છે કે જો આપણે એમ કહીએ કે ભગવાન નથી કે ભગવાનના એક્ઝિસ્ટન્સ ઉપર જો તમે ક્વેશ્ચન માર્ક મૂકો છો કે ઠાકોરજીના જગતની સાથેના ઇન્વોલ્વમેન્ટ ઉપર આપણે ક્વેશ્ચન માર્ક મૂકીએ ઇટ મીન્સ કે તમે પોતાના જ એક્ઝિસ્ટન્સ ઉપર ક્વેશ્ચન માર્ક મૂકો છો કે જો આપણે એમ કહીએ કે ઘડામાં માટી છે જ નહીં તો ઘડો તો ચીજ જ શું છે એ બંનેને ક્યારે પણ ડિસ્ટન્સ ન કરી શકાય સેમ વે આપણને પણ પોતાને જો ભગવાનથી એટલું ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી માનતા હોઈએ તો આપણે પોતાના જ એક્ઝિસ્ટન્સ ઉપર ક્વેશ્ચન માર્ક મૂકી રહ્યા છીએ કે આપણે એક્ઝિસ્ટ કરીએ છીએ કે નથી કરતા એ જ ડાઉટફુલ થઈ જાય જો આપણે ભગવાનના એક્ઝિસ્ટન્સ ઉપર ડાઉટ કરીએ કે ભગવાન છે કે નથી ભગવાન આપણીમાં ઇન્વોલ્વડ છે કે નથી આ બધા ક્વેશ્ચન અરેઝ ન થવા જોઈએ કેમ કે ભગવાન કોઈ ના કોઈ ફોર્મમાં આપણી સાથે કનેક્ટેડ છે જ ને જો આપણે એમ માનીએ કે ભગવાન મારી સાથે કોઈ પણ રીતે કનેક્ટેડ નથી તો ઇટ મીન્સ તમે પોતાના જ એક્ઝિસ્ટન્સ ઉપર ક્વેશ્ચન માર્ક મૂકો છો કે તમે પોતે એક્ઝિસ્ટ કરો છો કે નથી કરતા જેવી રીતે ઘડો અને માટી કે માટી વગર ઘડાની કલ્પના જ ન થઈ શકે સેમ વે ઠાકોરજીના ઇન્વોલ્વમેન્ટ વગર આપણી પણ કલ્પના ન થઈ શકે કે ઠાકોરજીના એક્ઝિસ્ટન્સ વગર કે ઠાકોરજીના ઇન્વોલ્વમેન્ટ વગર આપણું જ એક્ઝિસ્ટન્સ ડાઉટફુલ બની જશે એ વાત આ પેરેગ્રાફમાં બતાવી કે દુનિયાની લિવિંગ થિંગ હોય કે નોન લિવિંગ થિંગ હોય બધાની સાથે ઠાકોરજી કોઈ ના કોઈ ફોર્મમાં કનેક્ટેડ છે ભલે એની પ્રેક્ટિકલ ફિલિંગ કે પ્રેક્ટિકલ એ જાતનું ઇન્વોલ્વમેન્ટ આપણે ભગવાનનું ફીલ ન કરી શકતા હોઈએ પણ શાસ્ત્ર એ ફેક્ટને બતાડે છે તો આ સેકન્ડ પેરેગ્રાફની અંદર આટલી વાત સમજાવવામાં આવી હવે દર્શક જરાને સમરાઈઝ કરશો ને કાંઈ ના સમજાયું હોય તો પૂછજો આ કરું હમ આ કરું સાજા તો આમાં તમે છે ને કીધું કે આપણે માનીએ આપણે ભલે માનીએ કે લિવિંગ થિંગ્સમાં ભગવાન નથી કે આપણે આપણું મન માનવા તૈયાર ન થાય કે આમ કંઈ જળ વસ્તુમાં થોડી ભગવાન હોય એમ પણ શાસ્ત્ર કહે છે શાસ્ત્ર કહે છે કે ભગવાન તો બધી જ વસ્તુ મતલબ લિવિંગમાં બી છે અને નોન લિવિંગ થિંગ્સમાં પણ ભગવાન તો રહેલા જ છે ભગવાનનું એક્ઝિસ્ટન્સ બધી જગ્યામાં છે જેવી રીતે આપણે ફર્સ્ટ જ આમાં જોયું હતું કે નામ રૂપ વિભેદે જગત સક્રીડતિ યત એટલે કે નામ રૂપ ના ભલે વિવિધ હોય ભલે નામ રૂપ નો ભેદ હોય પણ દરેક વસ્તુમાં ભગવાન તો રહેલા જ છે એમ એટલે આ ચરાચર જગત છે એ એમણે ક્રીડા કરવા માટે બનાવ્યું છે અને દરેક વસ્તુમાં એ એક્ઝિસ્ટ કરે છે either it may be living or non living thing જે પણ હોય અને આપણે એમ ડાઉટ કરીએ કે સમજો આપણે એમ કહીએ કે ભગવાન તો ક્યાંય છે જ નહીં તો એનો ઇટ મીન્સ કે આપણે આપણા આપણા આપણા એક્ઝિસ્ટન્સ આપણે પોતે બી એક્ઝિસ્ટ કરીએ છીએ કે નહીં એ પણ એક ડાઉટફુલ જ થઈ જાય છે બરાબર બરોબર મતલબ ટાગોર ઇન્વોલ્વમેન્ટ વગેરે આપણું કોઈ એક્ઝિસ્ટન્સ હોય જ ન હા બસ એવી રીતે જેવી રીતે તમે માટી અને કળાનું બતાવ્યું કે માટી છે ત્યારે પછી કુંભાર ચાકડે ચડાવીને એને ઘડો બનાવે છે પણ જો માટી જ ના હોય તો ઘડો બને જ નહીં એવી રીતે ઠાકોરજી છે એટલે આપણું એક્ઝિસ્ટન્સ છે મતલબ ઠાકોરજી ઇન્વોલ્વડ છે તો જ આપણે એક્ઝિસ્ટ કરી શકીએ કરીએ છીએ હા બરાબર હા મતલબ આપ કોઈ માણસ એમ કે આ ઘડાને માટીથી અલગ કરી દો તો એ પોસિબલ જ નથી થઈ જ ના શકે કોઈ દિવસ સેમ વેજ આપણે એમ કહીએ કે ઠાકોરજીના ઇન્વોલ્વમેન્ટ વગર આ જગત કે જીવની કલ્પના કરીએ કે હું તો ઠાકોરજીથી અલગ જ છું ઠાકોરજી સાથે મારામાં ભગવાન ઇન્વોલ્વ જ નથી મારી સાથે હું એક ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી છું જો એવું કહીએ તો કોઈ દુનિયાની એક બી વસ્તુ લિવિંગ હોય કે નોન લિવિંગ હોય એક્ઝિસ્ટ ન કરી શકે એટલે શાસ્ત્ર આપણને એ રીતે સમજાવે છે હા એટલે આપણે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ આપણો શું છે કે આપણને બધું કનેક્ટેડ નથી દેખાતું આપણને બધું ઇન્ડિપેન્ડન્ટ દેખાય છે ટેબલ ટેબલ છે મૈત્રી મૈત્રી છે દર્શના ભાવી દર્શના ભાવી છે બ્રિજેશભાઈ બ્રિજેશભાઈ છે કે એશા એશા છે ઉર્વી ઉર્વી છે કે ઇન્ડિપેન્ડન્સ આપણને દેખાય છે કે મૈત્રી તો મૈત્રી છે હું કોની સાથે કનેક્ટેડ છું મને તો કોઈની સાથે કોઈ રિલેશન નથી વધુમાં વધુ માતા પિતા સાથે કે એમનું ખૂન છે એના સિવાય કોઈ સાથે એક્ઝિસ્ટન્સ આપણું નથી બનતું પણ શાસ્ત્રે વાતને બતાડે છે ત્યાં સુધી નજર પહોંચે કે ના પહોંચે ફેક્ટ આ છે બરાબર કેમ કે આપણો એક્સપિરિયન્સ એ જાતનું નથી આપણને કોઈ એમ કે આ ટેબલ ભગવાન છે તો આપણે માનવા રેડી નહીં થઈએ કેમ આપણને એવું દેખાતું નથી એટલે આપણે એવું માનીએ છીએ કે આપણે આપણું એક્ઝિસ્ટન્સ છે એ ઇન્ડિપેન્ડન્ટ છે પણ એવું ન માનવું જોઈએ કારણ કે ઠાકોરજી છે તો આપણે છીએ એટલે એમના ઇન્વોલ્વમેન્ટ સાથે આપણે છીએ ઓકે એમના વગર આપણું પર્સનલ એક્ઝિસ્ટન્સ કોઈ કઈ જ નથી એ ઝીરો છે તો આ વાત આ નજર જે છે ને એ આપણને શાસ્ત્ર આપે છે જ્યાં આપણી નજર નથી પહોંચતી હા બરાબર મતલબ કે જે રીતે જ્યાં સુધી આપણે કે જે રીતે ટેલિસ્કોપ હોય તો આપણે દૂર દૂરના ગ્રહોને જોઈ શકીએ આપણી આ સીધી સાદી આંખ એ ગ્રહોને જોવા માટે સક્ષમ નથી એક ટેલિસ્કોપ આપણને આપે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ તો જઈને આપણને સેટર્ન જોઈ શકીએ કે વિનસ જોઈ શકીએ કે માર્સ જોઈ શકીએ કે મૂનને જોઈ શકીએ પણ એના વગર આપણી આ આંખો જે છે એને તો દૂરથી બસ એક રાઉન્ડ દેખાય છે એના ઇન્ટરનલ પાર્ટ નજર આપણને એટલે આ નજર આપણને શાસ્ત્ર આપે છે એવી રીતે એમ કે ટેલિસ્કોપ નું કામ શાસ્ત્ર કરે એમ હમ કેમ આપણે તો જોઈ નથી શકતા ને એ વાતને હા આપણી નજર શું જુએ છે ટેબલ ટેબલ છે હા એટલે એ બધી વસ્તુનું શાસ્ત્ર આપણને જ્ઞાન આપે એ શાસ્ત્ર આપણને ટેબલમાં નજર આપે છે કે ટેબલ ભગવાન સાથે ઇન્વોલ્વ છે ભગવાન આમાં ઇન્વોલ્વ છે તો આ ટેબલ એક્ઝિસ્ટ કરે છે હા બરાબર એ નજર જે છે ને એ શાસ્ત્ર આપે છે એ આપણી આંખો ત્યાં સુધી નથી જોઈ શકતી ઓકે ઓકે હા હા હવે છે કોઈને આમાં કઈ ડાઉટ પૂર્વી ના નથી સમજાઈ ગયું ને હા શું સમજાયું એટલે આપણને શોર્ટમાં જોવા જઈએ તો કે આપણે જેમ આપણે ફીલ નથી કરી શકતા કે જોઈ નથી શકતા ભગવાનને એનું મતલબ એ નથી કે ભગવાન એક્ઝિસ્ટ નથી કરતા ભગવાન બધામાં એક્ઝિસ્ટ કરે છે જેમ એક્ઝામ્પલ તમે આપ્યું કે માટી અને ગળો જ્યારે આપણે માટીને પાણી યા બીજા કોઈ બી સાથે મિક્સ કરીએ તો જ ગળો બને આપણે માટી અને ગળાને ડિવાઈડ ન કરી શકીએ એવી જ રીતે આપણે પોતાથી ભગવાનને અલગ ન કરી શકીએ એટલે કે અગર હું છું મારું એક્ઝિસ્ટન્સ છે એનું મતલબ કે ભગવાન જે એક્ઝિસ્ટ કરે છે મારું ને એમનું કંઈક કનેક્શન છે ત્યારે હું એક્ઝિસ્ટ કરું છું બરોબર આ આપણને કોણ બતાવે છે આપણે જોઈ શકીએ છીએ આ ના આપણે નથી જોઈ શકતા તો કોણ બતાવે છે ભગવાન જ બતાડે છે બીજા બધા કે જે ચીજ આપણી આંખો નથી જોઈ શકતી એને શાસ્ત્ર એને ઓર માઇક્રો બનાવીને આપણને બતાડે તો આટલી વાત આ પેરેગ્રાફની અંદર હવે ઉર્વી આગળ રીડ કર तो चले राजा हिंदी बुक છે કયું કરું પહેરા उपनिषदों में ब्रह्म का वर्णन सत्य और आनंद के रूप में किया गया है हाँ किया गया है ऐसे तीन धर्म धर्मों वाला बताया गया है यहाँ सत्य का मतलब है अस्तित्व या किसी वस्तु का होना चित्त का अर्थ है चैतन्य आनंद का अर्थ होता है अनंत अनंता व्यापकता या या અપ્રાકૃત અલૌકિક ધર્મ જે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ઓલું જોયું હતું ને સત્ય ચિત્ત અને આનંદ છે ને परमात्मा जब अपने चित्त और आनंद गुणों को छुपाकर केवल सत गुण से प्रकट होता है तब परमात्मा के उस प्रकट रूप को जड़ नाम से पहचाना जाता है और जहाँ परमात्मा अपने आनंद गुणों को छुपाकर सचित गुणों के साथ प्रकट होता है तब परमात्मा के उस प्रकट रूप को जीव कहा जाता है હવે એટલું એક્સપ્લેન કર એક મિનિટ હા એ આમાં એ સમજાયું છે કે જે આપણે લિવિંગ અને નોન લિવિંગ થિંગ કહીએ જે જળ અને જીભ કહીએ જ્યારે જયારે આનંદ અને ચિત્ત છુપાઈ જાય છે અને ખાલી સત દેખાય છે એટલે કે જેનું એક્ઝિસ્ટન્ટ આપણે કહીએ કે આ ટેબલ છે કે આ ચેર છે એને આપણે જળ કહીએ છીએ જેમ કે નોન લિવિંગ છે તો જ્યારે ચિત્ત અને આનંદ છુપાઈ જાય છે ને ખાલી સત દેખાય છે ને એને આપણે જળ કહીએ છીએ અને જ્યારે આનંદ ગુણો પરમાત્મા આનંદ ગુણો જ્યારે આપણે એક્ઝિસ્ટન્સ અને ચિત્ત બંને ગુણોને પ્રકટ કરીએ છીએ અને જોઈ શકીએ છીએ એને જીવ કહેવાય છે એટલે એક્ઝેક્ટલી હું નથી એક્સપ્લેન કરી શકતી શું છે એટલે બધા આમાં એ વાત વાતને બતાડી કે first of all what is બ્રહ્મ બ્રહ્મ શું છે તો ઉપનિષદ એને કહે છે કે બ્રહ્મના ત્રણ ઇન્ગ્રેડિયન્ટ બ્રહ્મ કોને કહેવાય તો શાસ્ત્ર એને ડિફાઇન કરે છે કે જેમાં સત ચેત અને આનંદ છે એ બ્રહ્મ છે કે આપણે એ જાતનું ક્વેશ્ચન કરીએ કે વોટ ઇઝ બ્રહ્મ કે હું એમ કહું કે હુ ઇઝ ઉર્વી તો ઉર્વીને એ રીતે ડિફાઇન કરીશ કે શશાંકભાઈની વાઈફ છે કે જયંતિભાઈની દીકરી છે કે વસંતમામાની વહુ છે વોટ આ રીતે જો એને હું ડિફાઇન કરું છું તો એ ઉર્વી છે હુ ઇઝ ઉર્વી તો એને કોઈક જાતની એની આઈડેન્ટિટી છે તો આ રીતે હું એને આઈડેન્ટિફાઈ કરીશ કે એક છોકરી છે શશાંકભાઈની વાઈફ છે નીવની મમ્મી છે જયંતિભાઈ ને અંજુબેનની દીકરી છે એ તારું એક એક્ઝિસ્ટન્સ છે સેમ વે વોટ ઇઝ બ્રહ્મ તો ઉપનિષદ બ્રહ્મને ડિફાઇન કરે છે કે જે જેમાં સત ચિત્ત અને આનંદ છે એ બ્રહ્મ છે હવે વોટ ઇઝ સત તો જેને આપણે પહેલા જોયું કે જેનું એક્ઝિસ્ટન્સ હોવું સત ઇટ મીન્સ કે હોવું જેનું કેવલ એક્ઝિસ્ટન્સ છે ને વોટ ઇઝ ચેત તો ચૈતન્ય કે જેને ખબર હોવી કે મારું એક્ઝિસ્ટન્સ છે કે જેને આપણે કહીએ છીએ કે ચૈતન્ય એ ચિત્ત છે અને આનંદ ઇટ મીન્સ કે જે અનલિમિટેડ છે જેના ઉપર કોઈ લિમિટેશન નથી જેને કોઈ જાતનું કંટ્રોલ નથી જે out of all the control છે એ આનંદ છે જેને આપણે ત્યાં કહેવાય છે કે અનંતતા કે જેનો કોઈ અંત નથી કે જેના ઉપર કોઈ લિમિટેશન નથી જેના ઉપર કોઈ કંટ્રોલ નથી જે ન તો પેદા થાય છે ન મરે છે કોઈ દિવસ હંમેશા છે એ જે હંમેશા એક્ઝિસ્ટ કરે છે એ આનંદ છે તો બ્રહ્મ જે છે એની અંદર આ ત્રણ એના કોન્સ્ટિટ્યુશન છે કે ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ છે ત્રણ કેરેક્ટરિસ્ટિક બ્રહ્મના ત્રણ કેરેક્ટરિસ્ટિક શું છે સત ચેતન આનંદ કે જેનું એક્ઝિસ્ટન્સ છે જેને ખબર પણ છે કે હું એક્ઝિસ્ટ કરું છું અને જે અનંત છે ઇટ મીન્સ કે જેના ઉપર કોઈ જાતના કંટ્રોલ નથી આ બ્રહ્મના ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ દે આર સત ચિત અને આનંદ હવે એ બ્રહ્મ જ્યારે કેવલ સતને પ્રકટ કરે છે મતલબ કે સતને ઇન લાઇટ રાખે છે અને ચિત્ત અને આનંદને મતલબ આપણે એમ કહીએ કે પડદે કે પીછે કે એને ઢાંકી દે તો એને એ સત તરીકે ભગવાન જ્યારે પેદા થાય તો એને કહેવાય કે એ લિવિંગ ઓર્ગન નોન લિવિંગ તરીકે પેદા થાય મતલબ કે જે જળ વસ્તુઓ છે કે જે કેવલ જેનું એક્ઝિસ્ટન્સ છે જે રીતે ઉર્વીએ કીધું કે આ ટેબલ તો ટેબલ કેવલ એક્ઝિસ્ટ કરે છે એને કોઈ જાતની ફિલિંગ નથી કોઈ ઇમોશન્સ નથી કે તમે એને મારો તોડી નાખો એને કંઈ ખબર નથી પડતી કેમ કે કેવલ એક્ઝિસ્ટ કરે છે એને પોતાનું એક્ઝિસ્ટન્સનું ભાન નથી તો એ living thing non living sorry પછી જ્યારે બ્રહ્મ સત અને ચિત એટલે કે એક્ઝિસ્ટન્સ અને ચૈતન્ય અવેરનેસ એક્ઝિસ્ટન્સ ની અવેરનેસ એક્ઝિસ્ટન્સ એટલે સત નિશ્ચિત એટલે કે અવેરનેસ તો એક્ઝિસ્ટન્સ અને અવેરનેસ બંનેને પ્રકટ કરે છે તો એ બને છે લિવિંગ ઓર્ગેનિઝમ કે જેવી રીતે હું છું તો આઈ એક્ઝિસ્ટ અને I am aware that I am exist મને ખબર પણ છે કે હું એક્ઝિસ્ટ કરું છું તો આ શું છે કેમ કે મારામાં એક તો સત છે જેના કારણે હું એક્ઝિસ્ટ કરું છું અને એક ચિત્ત છે કે જેના કારણે મને પોતાના એક્ઝિસ્ટન્સની અવેરનેસ પણ છે તો સત અને ચિત્ત ને ત્રીજું હોય છે આનંદ જેના ઉપર ભગવાનની મોનોપોલી છે એમનું કોપીરાઇટ છે કે આનંદ જે છે એ દુનિયાની લિવિંગ અને નોન લિવિંગ યુનિવર્સની અંદર આનંદ નામનો કોઈ કેરેક્ટરિસ્ટિક છે જ નહીં એ કેરેક્ટરિસ્ટિક કેવલ અને કેવલ ભગવાનનું છે એમની મોનોપોલી છે એમનું કોપીરાઇટ છે તો મૂળ ભગવાનના ત્રણ કેરેક્ટરિસ્ટિક છે એક સત એક ચિત્ત અને એક આનંદ સત ઇટ મીન્સ કે એક્ઝિસ્ટન્સ ચિત્ત એટલે કે કોઈક જાતની સેલ્ફ અવેરનેસ અને આનંદ એનો મતલબ કે અનકન્ટ્રોલ્ડ અનલિમિટેડ કે જેના પર કોઈ કંટ્રોલ નથી જેની કોઈ લિમિટ્સ નથી એ આનંદ તો આમાંથી જ્યારે કેવલ એક્ઝિસ્ટન્સના રૂપમાં ભગવાન પેદા થાય તો એ living sorry non living things થાય છે જેને જડ કહીએ છીએ આપણે અને કે જ્યારે ભગવાન અવેરનેસ અને એક્ઝિસ્ટન્સ સત અને ચિત્ત બંનેને જ્યારે પેદા કરે છે તો એને આપણે કહીએ છીએ કે લિવિંગ ઓર્ગેનિઝમ કે જે એક્ઝિસ્ટ કરે છે અને એને પોતાના એક્ઝિસ્ટન્સની અવેરનેસ પણ છે તો એ લિવિંગ ઓર્ગેનિઝમ પેદા થાય છે અને જે ત્રીજું કેરેક્ટરિસ્ટિક છે આનંદ એ દુનિયાની કોઈ પણ વસ્તુમાં નથી યુનિવર્સ વર્લ્ડ માં કોઈ પણ વસ્તુ કોઈ પણ દેવી દેવતા કોઈ માં નથી ભગવાનની પોતાની મોનોપોલી છે આનંદ ઉપર કેમ કે ભગવાન એકમાત્ર દુનિયામાં એવા છે કે જેના ઉપર કોઈ કંટ્રોલ નથી જેના ઉપર કોઈ લિમિટેશન નથી એ બધાથી ઉપર બધા જ કંટ્રોલથી બારે બધી જ લિમિટેશન્સથી ઉપર છે બાકી આપણે બધા બધા દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ શિવ ઇન્દ્ર કોઈ પણ દેવી દેવતા હોય ગણપતિ વગેરે કે આપણે પોતે દુનિયાના મતલબ એનિમલ્સ પશુ પક્ષીઓ બધા લિવિંગ નોન લિવિંગ એવરીથિંગ આખો યુનિવર્સ કોઈ ના કોઈ કંટ્રોલ્ડ છે કોઈ ના કોઈ કંટ્રોલ છે એના ઉપર એ અનકંટ્રોલ્ડ નથી અનકંટ્રોલ્ડ કેવલ અને કેવલ ભગવાન છે કેમ કે એમનામાં આનંદ કેરેક્ટરિસ્ટિક છે બાકી બધાની અંદર આનંદ નામનો કેરેક્ટરિસ્ટિક નથી તો ઇન શોર્ટ જો સમરાઈઝ હું કરું તો જ્યારે ભગવાન પોતાનો સત ગુણધર્મ મતલબ કે ગુણધર્મ ઇક્વલ્સ ટુ કેરેક્ટરિસ્ટિક એક જાતની કેરેક્ટરિસ્ટિક ભગવાનની તો સત કેરેક્ટરિસ્ટિક ત્યારે સાથે ભગવાન જ્યારે પેદા થાય છે તેને આપણે નામ આપીએ છીએ કે નોન લિવિંગ થિંગ્સ કે જેનું કેવલ એક્ઝિસ્ટન્સ છે for example table computer TV remote બધી નોન લિવિંગ થિંગ્સ પછી ભગવાન જ્યારે કેરેક્ટરિસ્ટિક અને અવેરનેસ સોરી અવેરનેસ અને એક્ઝિસ્ટન્સ મતલબ કે સત અને ચિત્ત એ બંને સાથે જ્યારે પેદા થાય છે તો it is non as living organism કે જેવી રીતે હું તો મારું એક્ઝિસ્ટન્સ છે અને મને અવેરનેસ પણ છે કે હું એક્ઝિસ્ટ કરું છું તો આ સત અને ચિત્ત ને થર્ડ કેરેક્ટરિસ્ટિક છે આનંદ જેને ભગવાન હંમેશા પોતાની પાસે રાખે છે છુપાયેલો કે જે કેવલ ભગવાનની કેરેક્ટરિસ્ટિક છે જે સત ચિત્ત અને આનંદ તો સચ્ચિદાનંદ જે તમે પહેલા એકચ્યુઅલી સબ્જેક્ટને ભણી ચૂક્યા છો એટલે બહુ ડિફિકલ્ટ નથી સત ચિત્ત અને આનંદ ઇક્વલ્સ ટુ બ્રહ્મ ઓનલી સત ઇક્વલ્સ ટુ જડ ઓર નોન થિંગ અને ઓનલી સત અને equals to living thing or ચૈતન્ય જે આપણે બધા સચ્ચિદાનંદ કેવલ કૃષ્ણ છે કેવલ સત દુનિયાની બધી non living thing for example table chair computer TV બધું અને લિવિંગ ઓર્ગેનિઝમ કે જેની અંદર હ્યુમન બિંગ પશુ પક્ષીઓ વનસ્પતિ આ બધી વસ્તુઓ ઇન્ક્લુડેડ છે તો આ બ્રોડ કેટેગરીઝ એટલે મૂળ આની અંદર જો સમજવાનું એ છે કે તમે માઇક્રો માઇક્રો માઇક્રો ઘૂસી અંદર અંદર જતા જાઓ તો છેલ્લે શું બચે છે કે ભગવાન સતના રૂપમાં છે ભગવાન સત અને ચેતના રૂપમાં પેદા થયા છે અને ભગવાન સચ્ચિદ આનંદના રૂપમાં પોતે એક ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી તરીકે એક્ઝિસ્ટ કરે છે તો આ વાત આની અંદર બતાડી કે જો ભગવાનનું ઇન્વોલ્વમેન્ટ ક્યાં કઈ રીતે છે એને મૂળ અહીંયા સમજવાનું છે કે સતના રૂપમાં કે સત કેરેક્ટરિસ્ટિકના રૂપમાં દુનિયાના બધા જ નોન લિવિંગ થિંગની અંદર ભગવાનનું ઇન્વોલ્વમેન્ટ છે સત અને ચિત્તના રૂપમાં દુનિયાની બધી જ લિવિંગ ઓર્ગેનિઝમની અંદર ભગવાનનું ઇન્વોલ્વમેન્ટ છે ને સચ્ચિદાનંદ તરીકે આનંદ કેરેક્ટરિસ્ટિક સાથે ભગવાન શ્રી કૃષ્ણ એક ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી તરીકે આખી દુનિયાને ઓડિયન્સ તરીકે જોઈ રહ્યા છે એ જે થર્ડ એન્ટિટી છે તો આટલી વાત આ પેરેગ્રાફની અંદર એક્સપ્લેન કરી પૂર્વી હા સમજાયું હા સમજાયું શું સમજાયું કે જ્યારે આપણે જોયું લાસ્ટ ટાઈમ જોયું હતું કે એટલે સચ્ચિનાનંદ બ્રહ્મ બ્રહ્મ એ સચ્ચિનાનંદનો આનંદ એ જે જોયું હતું એમાં બ્રહ્મ એટલે શું તો બ્રહ્મ એટલે કે ચિત અને સત સત ચિત્ત અને સત અને આનંદ એટલે કે બ્રહ્મ એટલે એક્ઝામ્પલ આપું કે પૂર્વી કોણ છે તો કે હું કોણ છું તો હું કોઈકની વાઇફ છું એટલે હું શશાંકની વાઈફ છું એમ એક્સપ્લેન કરે કે હું જયંતિભાઈની ડોટર છું કે હું નીવની મમ્મી છું એવી રીતે આપણે એટલે એને જ આપણે ભ્રમ કહેવાય જેમ કે ભ્રમ ભ્રમ ઇઝ ઇક્વલ ટુ ચિત પ્લસ સત પ્લસ આનંદ બરોબર અને હા કેરેક્ટરિસ્ટિક છે અને ભગવાનમાં આ ત્રણેય કેરેક્ટરિસ્ટિક ઇન્ક્લુડ છે એટલે એમનામાં ત્રણેય કેરેક્ટરિસ્ટિક આવે છે સચિત અને આનંદ અને ખાલી સત્ય જ્યારે હોય છે ત્યારે આપણે નોન લિવિંગ થિંગ્સ હોય છે જે equals to non living thing છે જે કે ટેબલ ફેન કે આપણે જે બી કહીએ અને જ્યારે સત અને ચિત બંને મળી જાય છે ત્યારે જીવ એને આપણે જીવ કહીએ છીએ જે કે લિવિંગ થિંગ્સ છે જેમાં બધી લિવિંગ થિંગ્સ માઇક્રો ઓર્ગેનિઝમ્સ બધું આવી બરોબર એટલે કે અહીંયા મૂળ સમજવાનું શું હતું કે આ બધામાં ભગવાનનું ઇન્વોલ્વમેન્ટ જે લાસ્ટ પેરેગ્રાફમાં આપણે જોયું ને કે દુનિયાની બધી વસ્તુઓમાં ભગવાન ઇન્વોલ્વડ છે તો કયા ફોર્મમાં ઇન્વોલ્વડ છે ઉર્વી છું હા છું તો જડ નોન લિવિંગ થિંગમાં ભગવાન કઈ રીતે ઇન્વોલ્વડ છે એટલે સમજી નહીં નોન લિવિંગ થિંગ જે જડ છે એની અંદર ભગવાન કઈ રીતે ઇન્વોલ્વ થશે ભગવાનનું છે તો એ કેરેક્ટરિસ્ટિક ના ફોર્મમાં ભગવાન દરેક નોન લિવિંગ થિંગ સાથે ઇન્વોલ્વ છે ઓકે છે કે નહીં હા છે જો એ સત ના હોય તો નોન લિવિંગ થિંગ એક્ઝિસ્ટ કરી શકે ન કરી ન કરી શકે સેમ વે હવે લિવિંગ થિંગ ઉપર જા લિવિંગ થિંગ શેનું બનેલું છે સત અને ચિત ખબર હોવી કે હું એક્ઝિસ્ટ કરું છું હવે આ બંને કેરેક્ટરિસ્ટિક કોના છે ભગવાનના છે હવે આ બે કેરેક્ટરિસ્ટિક વગર લિવિંગ થિંગ હોઈ શકે કોઈ દુનિયાની ન હોઈ શકે ન હોઈ શકે કેમ એક તો અવેરનેસ અને એક એક્ઝિસ્ટન્સ બંને તો જોઈએ જ ને હા જોઈએ એક્ઝિસ્ટ જ નથી કરતું અવેરનેસ જ નથી તો લિવિંગ થિંગ હોય કેવી રીતે શકે તો આ સત અને ચિતના રૂપમાં ભગવાન ઇન્વોલ્વડ છે કે નહીં હવે આમાં કોઈ પણ લિવિંગ થિંગ ની ભગવાન થી ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી પોસિબલ છે નથી નથી એ નહીં ઇન્વોલ્વમેન્ટ એક્સેપ્ટ કરવું જ પડે બરોબર જો એમ કે હું ઇન્ડિપેન્ડન્ટ છું ભગવાન સાથે મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી ઇટ મીન્સ કે એક્ઝિસ્ટ જ નથી કરતો પોતાના એક્ઝિસ્ટન્સ ઉપર જ ક્વેશ્ચન માર્ક મૂકે છે તો પછી તમે ક્યાંથી આવ્યા કે તમારામાં જે સત અને ચિત્ત છે ક્યાંથી આવ્યું એ તો ભગવાનના કેરેક્ટરિસ્ટિક છે તો એ વાત અહીંયા બતાડી કે આપણે એ નથી દેખાતું આપણે ફીલ નથી કરતા પણ ભગવાન સતના રૂપમાં દુનિયાની બધી નોન લિવિંગ થિંગમાં એક્ઝિસ્ટ કરે છે એમની સાથે ઇન્વોલ્વ છે અને સત અને ચેતના રૂપમાં દુનિયાના બધા જ લિવિંગ થિંગ્સની અંદર સત અને ચેતના ફોર્મમાં ઇન્વોલ્વડ છે બરોબર અને બ્રિજેશભાઈ જે તમે વાત કરી હતી તો સત ચિત્ત અને આનંદ ત્રણેયના રૂપમાં એ ત્રણેયનું કોન્સ્ટિટ્યુશન જેનું છે એ બ્રહ્મ એ કૃષ્ણ આ બધાથી ઉપર ઉઠીને એક અલગ એન્ટિટી છે સમજાય ગયું બ્રિજેશભાઈ હા સમજાયું તો આ વાત છે કે સત અને ચેતના રૂપમાં ઇન્વોલ્વ પણ થાય છે ને સચ્ચિદાનંદ તરીકે કૃષ્ણ તરીકે એક ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી તરીકે એક આખી દુનિયાથી અલગ પણ રહે છે તો આ બેઝિક આ વાતને આ ચાર પેરેગ્રાફમાં સમજવાની હતી આમાં છે કોઈને ક્વેશ્ચન ના ના ફાઇન ચલો તો આગળ વધો કોણ કરશે બ્રિજેશભાઈ તમે લો હવે બ્રહ્મ જયારે પોતાના અગ્નિમાંથી તણકલા બહાર નીકળે તેમ જળ જીવો સૃષ્ટિની આદિમાં ભગવાન શ્રી કૃષ્ણમાં છૂટા પડ્યા દરિયામાંથી એક ટીપું પાણી બહાર કાઢીએ તો પણ એ ટીપામાં દરિયાની ખારાશ પ્રવાહીપણું વગેરે ગુણો તો રહે જ પરંતુ આ ગુણો દરિયા સરખામણીમાં ઘણા અલ્પ હોય છે કારણ કે દરિયા છે જ્યારે ટીપું નાનું છે દરિયામાંથી છૂટું પડેલું ટીપું જેમ નાનું હોય છે તેમ પ્રભુની સરખામણીમાં જીવો ખૂબ નાના છે પરંતુ પ્રભુમાંથી ઉત્પન્ન થયા હોવાથી જીવો પ્રભુના સંતાન સમા છે તેથી ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે મમઈ વાંસો જીવ લોકે જીવભૂત અર્થ થાય છે જગતમાં જીવ બનેલો મારો જ અંશ છે સમજાવો આમાં એવું સમજાવવામાં આવે છે કે જેમ અગ્નિ હોય એમાંથી જેમ તણકલા નીકળતા હોય છે ને તેમ તેમ જળ સૃષ્ટિ છે એમાં ભગવાનના ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાંથી એ રીતે તણકલાઓ છૂટા પડે છે અને એવા તણકલા રૂપે જીવો જગતમાં જગતમાં આવે છે અને જેમ આપણે જેમ અગ્નિ હોય અગ્નિમાંથી જેમ ત્રણ કલાક કેટલા અનેકો જે ગણી ન શકાય એ જેમ ત્રણ કલાક છૂટા પડે એમ ભગવાન શ્રી કૃષ્ણના આદિમાં ભગવાન શ્રી કૃષ્ણના એમાં એમના શરીર માંથી જે ત્રણ કલાઓ છૂટા પડે છે અને એ બધા જીવો છે એ દરિયા બીજું ઉદાહરણ આપે છે દરિયા માંથી એક ટીપું પાણીનું નીકળે દરિયા એ ટીપામાં બી દરિયાનો સમજો જે ભાગ અંશ હોય જે એનો ગુણધર્મ હોય દરિયાનું એ ટીપામાં પણ એ ગુણધર્મ બધા રહેતા હોય છે તે દરિયાની સરખામણીમાં દરિયાની સરખામણીમાં ટીપાની કોઈ ગણના ન કરી શકીએ આપણે પણ એ ટીપુ બી દરિયાનો અંશ ગણાય જે ટીપાની કોઈ ગણના એટલે એ નાનું છે અને દરિયો મોટો છે દરિયો મોટો છે ટીપવાનું કોઈ અંશ ગણવા જઈએ તો કઈ એક કશું કલ્પના બી ના થાય કે ભાઈ આ વસ્તુ દરિયું ક્યાં અને ટીપું ક્યાં એમ બરોબર પ્રભુની પ્રભુની સરખામણીમાં એ બધા જીવો બધા નાના છે અને પ્રભુમાંથી જ ઉત્પન્ન થયેલી વસ્તુ એટલે ભલે ભાગ દરિયાનું છે પણ એનું કઈ મહત્વ એટલું બધું સમજે નોર્મલ થઈ ગયું ભલે આમ ગુણધર્મો છે એમાં એટલે સત્તાન સમા થઈ ગયું એમ આપણે એમના એમના જ અંશ કહેવાય એમ ભગવાનના અંશ છીએ અને પણ એ રીતે એમ અને ગીતામાં ભાઈ ગીતાના અધ્યાયમાં એ ભગવાન પોતે આજ્ઞા કરે છે કે જગત જગતમાં જીવ બનેલા જેટલી બી વસ્તુ છે બધો મારો અંશ છે જે બી જે બી વસ્તુમાં જીવ છે એમાં ભગવાનનો જ અંશ છે જે મારો જ અંશ છે ભગવાન કહે છે મતલબ કે આ બતાડે છે કે જેવી રીતે આગ હોય એમાંથી તણખલા બહાર નીકળે એવી રીતે ભગવાનમાંથી જળ જીવ છૂટા પડ્યા એટલે આમાં મૂળ એ વાતને વધારે કે જેવી રીતે આખો દરિયો હોય હવે દરિયામાંથી તમે એક ટીપું પાણી હાથમાં લ્યો હવે એને ચાખો તો પણ એ ખારું લાગે તો પણ એ લિક્વિડ ફોર્મમાં જ હોય આ કેરેક્ટરિસ્ટિક કોના છે ખારું હોવું અને લિક્વિડ હોવું દરિયાના કેરેક્ટરિસ્ટિક છે જે દરિયાના એક નાનકડા ટીપાની અંદર પણ હોય સેમ વે ભગવાન દરિયો છે આપણે ટીપુ છીએ પણ ભગવાનના કેરેક્ટરિસ્ટિક જે સત ચિત અને આનંદ છે એમાંથી સત અને ચિત આપણી અંદર પણ છે પણ જેવી રીતે ટીપાની ખારાશ અને દરિયાની ખારાશ તો ક્વોન્ટિટી ચેન્જ થઈ જાય કે એની જે પર્સન્ટેજ છે એ નાઇન્ટી પર્સન્ટ છે આ ટેન પર્સન્ટ થઈ જાય સેમ વે ભગવાનનું સત ભગવાનનું ચિત્ત એની કમ્પેરિઝનમાં આપણું સત અને આપણું ચિત્ત લિમિટેડ છે ભગવાનનું એક્ઝિસ્ટન્સ ભગવાનની અવેરનેસ પણ અનલિમિટેડ છે જ્યારે કે આપણું એક્ઝિસ્ટન્સ પણ લિમિટેડ છે કે જેવી રીતે ભગવાને મને સો વર્ષનું આયુષ્ય આપ્યું હોય તો કેટલાક વર્ષો પછી હું નહીં હું મરી જઈશ કે મારી એજ અત્યારે અઢાર વર્ષની છે તો અઢાર વર્ષ પહેલા મારું એક્ઝિસ્ટન્સ નહોતું એના પછી હું પેદા થઈ છું તો મારું એક્ઝિસ્ટન્સ પણ લિમિટેડ મારી અવેરનેસ કે જેવી રીતે આપણી નજર ક્યાં સુધી પહોંચે આપણી અવેરનેસ ક્યાં સુધી હોય કે બહુ લિમિટેડ એરિયામાં આપણી અવેરનેસ છે આખી દુનિયામાં શું ચાલે છે આપણે પોતે ફીલ ના કરી શકીએ તો આપણી અવેરનેસ પણ લિમિટેડ છે આપણી બોડી પૂરતી છે કે આપણી આસપાસ જેટલી જ લિમિટેડ આપણી અવેરનેસ પણ છે પણ ભગવાનનો એક્ઝિસ્ટન્સ અનલિમિટેડ છે મતલબ એવું નથી કે ભગવાન ક્યારે નહીં હોય કે ક્યારે નહીતા એવું નથી ભગવાન હંમેશાથી હતા અત્યારે પણ છે હંમેશા રહેશે એમના એક્ઝિસ્ટન્સ પણ અનલિમિટેડ છે એમની અવેરનેસ કે આ દુનિયાની અંદર જે કંઈ પણ ચાલે છે બધું ભગવાન જાણે છે એવું નથી કે જેમ કે હું આ રૂમમાં બેઠી છું અત્યારે આ રૂમમાં શું થાય છે એ મને ખબર છે પણ નીચેના રૂમમાં શું થાય છે એ મને ખબર નથી તો મારી અવેરનેસ મારું ચૈતન્ય પણ લિમિટેડ છે પણ ભગવાનની અવેરનેસ પણ અનલિમિટેડ છે કે આખા યુનિવર્સમાં જે કંઈ પણ થાય છે બધા બધું ભગવાન જાણે છે તો ભગવાનનું એક્ઝિસ્ટન્સ ભગવાનની અવેરનેસ અનલિમિટેડ છે જ્યારે આપણામાં પણ એક્ઝિસ્ટન્સ છે આપણામાં પણ અવેરનેસ છે પણ એ બંને લિમિટેડ છે કે કેમ કે ભગવાનની એક્ઝિસ્ટન્સ અને ભગવાનનું અવેરનેસ એક દરિયા જેટલું છે ને આપણું એક્ઝિસ્ટન્સ અને આપણી અવેરનેસ એક દરિયાના ટીપા જેટલી છે પણ આપણું પણ એક્ઝિસ્ટન્સ છે આપણી પણ અવેરનેસ છે પણ એ લિમિટેડ છે ભગવાનનું બધું જ અનલિમિટેડ છે આપણું બધું જ લિમિટેડ છે એ પણ ભગવાનના આપણે અંશ છીએ જેવી રીતે દરિયાનું એક નાનકડું ટીપું પણ ભાગ તો દરિયાનો છે પાર્ટ તો દરિયાનો છે દરિયાનો જ અંશ છે ને સેમ વે ભગવાન દરિયો છે આપણે ટીપું છીએ પણ આપણે ભગવાન છીએ ભગવાનના પાર્ટ તો છે જ જે વાતને ભગવાન પોતે બતાવે છે કે મમય વાંશો જીવ લોકે જીવ ભૂત કે જગતમાં જીવ બનેલો મારો જ અંશ છે કે મમા એવ અંશ કે મારા પોતાનો અંશ જે છે જે આ જીવ જે આ લોકની અંદર આ જગતની અંદર જે જીવ છે એ મારો અંશ છે મતલબ કે ભગવાનનો એક બહુ માઇન્યુટ માઇન્યુટ પાર્ટ છે એટલે કે જે આપણે ફ્રેક્શન કરીએ ને તો ફ્રેક્શનના કયો લાખનો પાર્ટ આપણે હશું કે બહુ માઇનસની અંદર પણ આપણી ગણતરી તો છે પણ આપણે ભગવાનનો અંશ છીએ ભગવાનના એક પાર્ટ છે આપણું એક્ઝિસ્ટન્સ આપણી અવેરનેસ બધું લિમિટેડ છે ભગવાનનો એક્ઝિસ્ટન્સ ભગવાનની અવેરનેસ બધું જ અનલિમિટેડ છે તો કમ્પેરિઝન આ છે કે ઠાકોરજી અનલિમિટેડ છે આપણું બધું લિમિટેડ છે કેમ કે ભગવાન દરિયો છે કે જે બહુ વિશાળ છે અને આપણે દરિયાનો નાનકડા ટીપા જેટલો બહુ માઇન્યુટ પાર્ટ છે કે બહુ જ લિમિટેડ છે તો આપણું બધું લિમિટેડ છે ને ભગવાન બહુ વિશાળ છે એટલે એમનું બધું અનલિમિટેડ છે તો આ ભગવાન અને જીવનું રિલેશન છે કે આપણે અંશ છીએ ને આપણા અંશી ભગવાન છે કે આપણે ઠાકોરજીના એક પાર્ટ જેમ દરિયો ઠાકોરજી છે એનું ટીપું આપણે છીએ એક આખી આગ ઠાકોરજી છે એનો નાનકડો તણખલો આપણે છીએ આ જાતનું ભગવાન સાથેનું આપણું એક રિલેશન છે જે ભગવાન ગીતાજીમાં બતાવે છે કે જીવ જે છે એ મારો અંશ છે મારો પાર્ટ છે બહુ માઇન્યુટ પાર્ટ પણ મારો જે એક પાર્ટ છે ઠાકોરજી અનલિમિટેડ છે આપણી બધી જ વસ્તુઓ લિમિટેડ છે આપણું એક્ઝિસ્ટન્સ લિમિટેડ આપણી અવેરનેસ લિમિટેડ બધું લિમિટેડ અને જ્યારે ભગવાનનું એક્ઝિસ્ટન્સ પણ અનલિમિટેડ છે એના પર કોઈ કંટ્રોલ નથી ઠાકોરજીની અવેરનેસ પણ અનલિમિટેડ છે આખી યુનિવર્સનું બધું એ જાણી શકે છે જ્યારે આપણી અવેરનેસ નેક્સ્ટ એક રૂમ પૂરતી છે આ રૂમમાં છીએ તો નેક્સ્ટ રૂમમાં શું ચાલે છે એની આપણને ખબર નથી પડતી તો આપણું એક્ઝિસ્ટન્સ આપણી અવેરનેસ બધું લિમિટેડ છે જ્યારે કે ભગવાનનું એક્ઝિસ્ટન્સ અને ભગવાનની અવેરનેસ બધું અનલિમિટેડ છે આ જાતનું ભગવાન સાથેનું જીવનું લિવિંગ ઓર્ગેનિઝમ્સનું રિલેશન છે જે ભગવદ્ ગીતાની અંદર ભગવાને બતાડ્યું છે તો જો જીવ જગતનો આ ટોપિકને આજે આપણે કન્સિડર કરીએ એકચ્યુઅલી આ બહુ ફિલોસોફિકલ પાર્ટ છે પુષ્ટિમાર્ગનું તો આ ફિલોસોફી છે પુષ્ટિમાર્ગની બેઝિકલી મહાપ્રભુજી શું માને છે તો એને આપણે સમજવાની કોશિશ કરી છે આ ટોપિકમાં થોડું ઘણું પાર્ટ બાકી છે હવે એને આપણે નેક્સ્ટ ક્લાસમાં લઈશું જો નેક્સ્ટ ક્લાસ નાઇન્થના નેક્સ્ટ સેટરડે આવે છે ત્યારે બધા આપણે બેટ હશું નેક્સ્ટ સેટરડે એના પછીનો છે સિક્સટીન ત્યારે હું પોતે બહાર છું તો હવેનો ક્લાસ આપણે કરશું ટ્વેન્ટી થ્રીના તો બે સન્ડે તમને છુટ્ટી છે તો નાઇન અને સિક્સટીન બંનેની સેટરડેની તમને છુટ્ટી છે પછી ટ્વેન્ટી થર્ડના આપણે ક્લાસ હું લઈશ નવ થી દસ સેમ ટાઈમ ઉપર તો ત્યારે આ સબ્જેક્ટને થોડું વિચારજો આમાં ઘણા બધા ક્વેશ્ચન રેઝ થઈ શકે થોડું વિચારજો દિમાગ ચલાવજો તો જે પણ ક્વેશ્ચન હોય નેક્સ્ટ ક્લાસમાં આપણે લઈશું ન સમજાયું હોય તો પૂછજો અને બાકી તમારી તો પ્રેઝન્ટ તમે કરશો જે પ્રેઝન્ટ હશે એને હું કહીશ ત્યારે તો આજનો ટોપિક અહીંયા આપણે રાખીએ છીએ ક્લાસ પણ અહીંયા કમ્પ્લીટ કરીએ નેક્સ્ટ ક્લાસની અંદર તમારા જે પણ ક્વેશ્ચન હોય કે તો થોડું વિચારજો એકચ્યુઅલી કે બે સેટરડે તમને છુટ્ટી છે તો બિલકુલ બ્લેન્ક નહીં થઈ જતા આ સબ્જેક્ટને થોડું દિમાગમાં રિવાઇઝ કરજો રીડ કરજો બે ત્રણ વાર ઘણા બધા ક્વેશ્ચન રેઝ થશે આમાંથી કેમ કે આ ટોપિક એકચ્યુઅલી બહુ ફિલોસોફિકલ બહુ ઇન્ટરનલ છે તો ઘણી બધી વસ્તુ નહીં સમજાવી હશે તો થોડું વિચારજો સમજજો ડિસ્કસ કરજો ન સમજાય જરા પૂછજો ઓ હવે આપણે મળશું 23 માં બે સેટરડે પછી ઓકે ફાઇન જલતો આજનો ક્લાસ અહીંયા રાખીએ નેક્સ્ટ ક્લાસમાં આવે મળશું ઓકે હા જલતો બધારે જય શ્રી કૃષ્ણ 20 ના મળશું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે મળીએ નેક્સ્ટ ટાઈમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોણ હે હનુમાન अन्वय आ गया हाँ अच्छा मम्मा भी आ गई क्या बोल रहा है राजा बोल रहे हैं मैं तो कब से आया हूँ बीस दिन से अच्छा, गुंजन दीदी આજે આવે છે એમ નહીં ચાલુ થાય मम्मा नहीं आई अकेला आया हूँ अरे वाह स्मार्ट बॉय ठीक चलो अन्वय अपन मिलेंगे ना नेक्स्ट सैटरडे मिलते नाना की जगह हम्म ઠીક ચલો જય શ્રી કૃષ્ણ <laughs> ચલો બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ